પ્રશ્ન બીજા આઠમું જો અહીંયાથી કરે છે માએ કરો ત્રીજા અધ્યાયના આરંભથી અવતારો સંબંધી પાંચમા પ્રશ્નનો ઉત્તર આપે છે સમાન સત્વવાળા શરીરોમાં ભગવાનનો આવિર્ભાવ જે જે સમરી કરું છું હા આગળથી હા કરો કરો ત્રીજા અધ્યાયના આરંભથી અવતાર સંબંધી પાંચમા પ્રશ્નનો ઉત્તર આપે છે સમાન તત્વવાળા શરીરોમાં ભગવાનનો આવિર્ભાવ અને અવતારો શુદ્ધ અને અશુદ્ધ ભેદથી થાય છે અશુદ્ધ એટલે જીવના દેહમાં કોઈ સમયે જ્યારે સત્વ ગુણ જ હોય ત્યારે ભગવાનનો આવિર્ભાવ થાય છે અને તેઓને આવેશવાળા કહેવાય છે શુદ્ધ એટલે સદા સત્વવાળા જ જેમના દેહમાં ભગવાનનો આવિર્ભાવ થયેલ હોય તેઓ અવતાર કહેવાય છે આવેશવાળા નારદગીરે અવતારો સત્વગુણ વાળા દેહમાં રહેતા હોય ગુણ વાળા છે માત્ર શ્રી કૃષ્ણ જ નિર્ગુણ અથવા તો ગુણથી પર છે બહારનું અને અંદરનું એવા ભેદથી દુઃખ બે પ્રકારનું હોવાથી ભગવાન બે પ્રકારના અવતારો ધારણ કરે છે બહારનું દુઃખ દૂર કરવા ક્રિયાશક્તિ વાળા અવતારો ધારણ કરે છે અને અંદરનું દુઃખ દૂર કરવા જ્ઞાન શક્તિ વાળા અવતાર ધારણ કરે છે વરાહ કુર્મ નરસિંહ વગેરે અવતારો છે તે અવતારો લઈ ભગવાન બળનું કાર્ય કરે છે એટલે ક્રિયાશક્તિ દ્વારા એક થી સત્યાવીસ શ્લોકમાં ભગવાનના અવતારો કહે છે એક થી પાંચ શ્લોકમાં આપણે પુરુષના અવતારો જોયા છઠ્ઠા શ્લોકથી બ્રહ્માજીએ સૃષ્ટિ એ પ્રમાણે પુરુષનો અવતાર કહી તેમના અંતની સૃષ્ટિમાં પણ તેમની રચના અવતારો એકવીસ શ્લોકોથી કહે છે છઠ્ઠા શ્લોકમાં તેજદેવ બ્રહ્માએ પ્રથમ કુમારની સૃષ્ટિનો આશ્રય કરીને ન આચરી શકાય તેવું અખંડિત બ્રહ્મચર્ય આચર્યું ત્યાર પછી સાતમા શ્લોકમાં બીજું વારાહનું શરીર એ જગતની સમૃદ્ધિ થાય તે માટે રસાતલમાં ગયેલી ભૂમિનો ઉદ્ધાર કરવા યજ્ઞના અધિષ્ઠાતા ધર્મનો અવતાર કર્યો છે હવે આઠમો શ્લોક તૃતીયમ ઋષિ સર્ગતું देवर्तित्वम् उपेत्य सः तन्त्रं सात्वतम् आचष्ट नैष्कर्म्य કર્મણામ યતમ તેમને ત્રીજી સૃષ્ટિ ઋષિની સૃષ્ટિ પ્રાપ્ત કરી દેવર્ષિપણું પ્રાપ્ત કરીને જેમાંથી કર્મોનું કર્મપણું નષ્ટ થાય તેવું વૈષ્ણવોનું તંત્ર રચ્યું એટલે હવે અહીંયા આગળ વિરાટ પુરુષે ત્રીજી સૃષ્ટિ એટલે કે ઋષિની સૃષ્ટિ પ્રાપ્ત કરી છે અને કર્મોનું કર્મપનું નષ્ટ થાય એવું વૈષ્ણવોનું તંત્ર રચ્યું નારદમાં ભગવાનનો આવેશ હતો ઋષિઓ મંત્ર જોનારા છે અને તેઓ કર્મના અંગ થયેલા હોવાથી આ ત્રીજું અવતરણ છે અથવા દ્રવ્ય દેવતા અને મંત્રના પ્રકારથી આ ત્રીજું છે એટલે અહીં આગળ જે કીધું કે નારદમાં ભગવાનનો આવેશ થયો એ પહેલા જે આપણે જોયું કે અધિકરણથી કે સનક વગેરે આદિ ઋષિઓથી થયું એ ઋષિઓ મંત્ર જોનારા છે એમાં કર્મથી કીધું અને તેઓ કર્મના અંગ થયેલ હોવાથી અહીંયા દેવર્ષિ નારદજીની વાત કરવામાં આવે છે એ રીતે બતાવ્યું અથવાથી કે દ્રવ્ય દેવતા અને મંત્રના પ્રકારથી તો જે જે અહીંયા જે દ્રવ્ય લીધું છે એ કયા અર્થમાં લીધું એ મને નથી સમજાયું તે પુરુષે પહેલા ઋષિની સૃષ્ટિ પ્રાપ્ત કરી તેમાં અવતારનું કોઈ કાર્ય ન જોતા દેવર્ષિપનું પ્રાપ્ત કર્યું એટલે નારદમાં આવેશ કરીને મૂળ શ્લોકમાં જે સાત્વતમ કીધું એનો અર્થ છે કે વૈષ્ણવ અને મૂળ શ્લોકમાં બતાવ્યું કે તંત્રમ એટલે કે પંચરાત્ર રૂપ કર્યું એટલે અહીંયા આગળ એવું થયું કે વિરાટ પુરુષે પહેલા ઋષિની સૃષ્ટિ પ્રાપ્ત કરી અને એમાં કોઈ કાર્ય ન જોતા એટલે કે જે આગળના શ્લોકમાં બતાવ્યું કે વરા ભગવાને જે જમીનની અંદર જે ભૂમિ ઉપર લાવ્યા એવી રીતે કોઈ કાર્ય ન જોતા જીવર્તીપણું એટલે કે ઋષિઓમાં શ્રેષ્ઠપણાને પ્રાપ્ત કર્યું અને નારદમાં આવેશ કરીને સાત્વતમ એટલે કે વૈષ્ણવ તંત્ર પંચરાત્ર રૂપ કર્યું એટલે કે નારદજીમાં ભગવાનનો આવેશ છે એટલે તેમને આ વૈષ્ણવ પંચરાત્ર રૂપ કર્યું કારણ કે ભગવાનની સેવાનું નિરૂપણ એ ભગવાન સિવાય બીજાથી થઈ શકે નહીં કર્મોની વૃદ્ધિનો તેનાથી એટલે કે સેવાથી નાશ થાય છે એટલે અહીંયા આગળ કીધું કે કારણ કે ભગવાનની સેવાનું નિરૂપણ તો ભગવાનની સેવાનું નિરૂપણ ભગવાન સિવાય ન થઈ શકે એટલે કે નારદજીમાં ભગવાનનો આવેશ હતો તેથી તેમણે વૈષ્ણવોનું પંચરાત્રની રચના કરી એક એજી એટલે એવું મેં અહીં આગળ કીધું કે જે ભગવાનની સેવાનું નિરૂપણ ભગવાન સિવાય બીજાથી થઈ નહીં શકે તેથી કર્મોની વૃદ્ધિનો તેનાથી નાશ થાય છે એટલે એમ કે ભગવાનની સેવાનું નિરૂપણ ભગવાન સિવાય એટલે કે નારદજી જે માં ભગવાનનો આવેશ હતો નારદજીમાં એટલે એમને વૈષ્ણવ તંત્ર એટલે પંચરત્નની રચના કરી તેથી સેવામાં સર્વ કર્મો તેના અંગની સ્થિતિમાં રહે છે એવા ભગવાનની ભક્તિ હોવાથી બધાએ કર્મો ભગવદરૂપ થતા તેમના કર્મપણાનો નાશ થાય છે એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે કર્મોની વૃદ્ધિનો એટલે કે સેવાથી નાશ થાય છે જે કર્મ છે એની વૃદ્ધિનો નાશ સેવાથી થાય છે અને સેવામાં સર્વ કર્મ ભગવદરૂપ થતા કર્મપણાનો નાશ થાય છે અને અહીંયા જે આ કીધું કે સેવામાં સર્વ કર્મો તેમાં અંગની સ્થિતિ એ આ અંગની સ્થિતિ છે એ પણ મને સ્પષ્ટ થતી નથી તો એવી રીતે કહેવાય કે મુખ્ય સેવા જે છે એ સિવાય એ સેવા સિવાયના જે કર્મો છે એને અંગની સ્થિતિ તરીકે લઈ શકાય હા હા જી અહીંયા શ્લોક થયો સંપન્ન એમાં પેલું તમારું શું હતું દ્રવ્ય દીધી અને મંત્ર તો જે કર્મ જે છે એમાં મુખ્ય આ ત્રણ હોય છે વસ્તુ દ્રવ્ય પછી દેવતા અને મંત્ર આનાથી કર્મ સંપન્ન થાય તો તૃતીય અવતાર જે છે એ આ નારદ ઋષિનો છે એ ઋષિ કોણ તો મંત્ર દ્રષ્ટા હોય તે ઋષિ તો મંત્ર દ્રષ્ટા એમાં જે મંત્ર છે એ કર્મની અંદર ત્રીજો ક્રમે આવે છે તો આ તૃતીય અવતારનો મતલબ દ્રવ્ય દેવતા અને ઋષિ તો નારદ ઋષિ ત્રીજા કર્મના દ્રષ્ટિકોણથી પછી પછી પરિચર્યાયામ સર્વાણી કર્માણી અંગ ભાવ ભજનતે એટલે ભગવત સેવામાં ભક્ત જયારે ભગવત સેવા કરે છે ત્યારે સેવા મુખ્ય હોય છે અને કર્મ એના અંગભૂત હોય છે એમ અંગ હોવાને કારણે એ જે કર્મો છે એની પછી વૃદ્ધિ થતી નથી એટલે મૂળમાં જે કહ્યું ને કે નૈષ્કર્મ્યમ કર્મણામ યત એ નૈષ્કર્મ્યની પ્રાપ્તિ પાંચરાત્રમાં કહેલા અનુસાર જ્યારે ભગવત સેવાના અંગભૂત એ કર્મ કરવામાં આવે છે તો પછી એ નૈષ્કર્મ્ય રૂપ થઈ જાય છે એનો મતલબ એ કર્મ પછી બંધન રૂપ નથી રહી જાય આ એટલે અહીંયા છે ને બે પ્રશ્ન છે કે એક તો અહીંયા એવું પહેલી ફૂટનોટમાં એવું કહેલું છે એટલે એ ફૂટનોટ એવું છે કે તેઓ કર્મના અંગ થયેલા હોવાથી ત્રીજું અવતરણ છે એની ફૂટનોટમાં એવું કહેલું છે કે અધિકરણ અને કર્મ આ પછી ત્રીજા ઋષિઓ તો અધિકરણ અને કર્મ પછી ત્રીજા ઋષિઓ તો હોય અધિકરણ એટલે શું લેવાનું ને કર્મ એટલે શું લેવાનું જોઈ લઉં નારદમાં ભગવાનનો આવેશ હતો ઋષિઓ મંત્ર જણાશે અને તેઓ કર્મના અંગ થયેલા હોવાથી ત્રીજું છે મને ખ્યાલ નથી આવતો એવું થશે અધિષ્ઠાન કરતા કરણ પછી વિવિધ ચેષ્ટા અને દૈવ એ પાંચ માંથી અહીં કોઈ લઈ રહ્યા છે એવું લાગે છે ત્રણ નું બેસે નહીં નહીં બેસે ને બેસાડી જુઓ એટલે આ કર્મ તો આવ્યું છે કે એમાં વિવિધ ચેષ્ટાને કર્મ લાગી રહ્યું છે અધિકરણ કહે છે ત્યાં અધિષ્ઠાન છે પછી કરતા છે નથી થતું કઈ વાંધો નહીં અને હમણાં આપણે જે કહી ને વાત કે કર્મમાં ત્રણ વસ્તુ હોય છે દ્રવ્ય દેવતા અને મંત્ર તો આ મંત્ર તો સીધા આપણે ઋષિને સમજ્યા પછી એટલે એ કેવી રીતે લેવાનું છે કર્મ છે તેની અંદર દ્રવ્ય દેવતા અને મંત્ર એ કેવી રીતે લેવાનું છે એ નહીં સમજાવ્યું માયાબેન ને સમજાઈ ગયું છે બોલો માયાબેન દીદી આપણે જે કીધું ને આપે કે જે કોઈ હોય તેમાં ત્રણ જોઈએ છે કે મંત્ર દેવતા અને ઋષિ એ ત્રણે ત્યારે આ ઉતરણ થાય છે ત્યારે કોઈ પણ કર્મ કરવું હોય તો ત્યારે સંપન્ન થાય આ ત્રણ હોય ત્યારે મંત્ર અલગ ઋષિ અલગ દેવતા અલગ થયું સ્પષ્ટ તમને હા શું વાંધો પડ્યો કર્મમાં એટલે આપણે એવી રીતે કહ્યું કે ત્રીજા ક્રમે નારદજી કેવી રીતે આવે એમાં આપણે એવું કહ્યું કે કર્મમાં દ્રવ્ય દેવતા અને મંત્ર એમાં તૃતીય અવતાર નારદ ઋષિનો મંત્ર દ્રષ્ટામાં મંત્ર એટલે મંત્રના મંત્ર ક્રમમાં ત્રીજા ક્રમે આવે છે બરાબર તો કર્મમાં દ્રવ્ય દેવતા અને મંત્ર તો એ મંત્ર ત્રીજા ક્રમે આવે છે એટલે અહીંયા આગળ ત્રીજો ક્રમ કયો છે ઋષિઓ ત્રીજો ક્રમ કયો છે તો પછી દ્રવ્ય અને દેવતામાં શું લેવાનું કઈ નહીં લેવાનું ના એવી રીતે હું નથી પૂછી જશે એટલે કર્મમાં દ્રવ્ય દેવતા અને મંત્ર એનો મતલબ શું થયો હું એ પૂછું છું કર્મ માં દ્રવ્ય દેવતા અને મંત્ર એનો અર્થ શું અરે આ બધા કર્મના અંગ છે ને ઋષિઓ વગેરે છે કર્મના અંગભૂત છે એ કર્મના અંતર્ગત દ્રવ્ય દેવતા અને મંત્રના ભેદથી એ ત્રણ પ્રકારનું થાય છે તો ઋષિઓ છે ત્રીજા ક્રમના મંત્રદ્રષ્ટા હોવાને કારણે એમ તૃતીય જે સર્ગ છે એની સંખ્યાની સંગતિ અહીંયા બતાવી રહ્યા છે શરૂઆતમાં કર્મરૂપ યજ્ઞનું નિરૂપણ થયું ને આ ઉપરના શ્લોકમાં થયું એ હમ વારારૂપી જે થયું એ જ અને આ પછી પ્રથમ શ્લોકમાં જે સનકાદી નું થયું એ દેવતા રૂપ થી ગણવાનું નહીં મંત્ર દ્રષ્ટાર આમાં ધ્યાનથી સમજો કે મહાપ્રભુજી સમજાવવા માંગી રહ્યા છે એ છે કે પ્રથમ દ્વિતીય અને તૃતીય આગળ ચતુર્થ પણ આવશે તો એ જે સંખ્યા કહેવામાં આવી રહી છે સંખ્યાનો કોઈ ખાસ તાત્પર્ય છે કે ખાલી એમ જ ગણાવવામાં આવી રહ્યા છે તો એક તો એ હોઈ શકે કે એક પછી એક આ ક્રમથી અવતાર થયો એટલે એનો કાલક્રમમાં આ ક્રમ છે એમ સમજવું અને જો એનાથી વિશેષ કંઈ હોય એની અંદર એટલે વિશેષ એટલા માટે કે પહેલા આવો જ અવતાર કેમ થયો પછી બીજો વરાહ જ કેમ થયો કે તૃપ્તિ પછી છે આ દેવર્ષિ નારદના રૂપમાં જ કેમ થયું ખાલી ક્રમ હોય તો તો સમજમાં આવી જાય પણ આવા આવા રૂપમાં ક્રમ પકડાયો છે એનું કોઈ બીજું કારણ છે તો એનો અહીંયા ખુલાસો કરી રહ્યા છે એટલે કહ્યું કે ઋષયો હિ મંત્રદ્રષ્ટાર તે જ કર્માંગભૂતા એથી તૃતીયત્વ ઋષિઓ છે મંત્રદ્રષ્ટાને ઋષિ કહેવાય છે અને આ જે ઋષિઓ છે એ કર્મના અંગભૂત હોવાને કારણે એને અહીંયા તૃતીય અવતાર થયો હવે એ તૃતીયતા કેવી રીતે આવી તો એ કહી રહ્યા છે કે દ્રવ્ય દેવતા અને મંત્ર ભેદેના દ્રવ્ય દેવતા અને મંત્ર તો મંત્ર છે એના દ્રષ્ટા ઋષિ હોવાને કારણે એને તૃતીય સમજવાનું એટલે ઓલો દ્રવ્ય એટલે તનત તનત તનત કુમારાદિ છે એ દ્રવ્ય રૂપ ને વરા એ દેવતા રૂપ એવી રીતે નથી સમજવાનો એવી રીતે કોઈ નથી આવી હવે કોણ છે વડોદરા થી ચોથા હવે આ અવતારમાં ધર્મકળાના સર્ગમાં નર અને નારાયણ એમ બે રૂપે પ્રગટ થઈ આત્માની શાંતિ યુક્ત તપ કર્યું એવું કે જે કોઈ ન કરી શકે એવું એટલે અહીં ઘણું જ ગહન તપ કહ્યું છે તો જો ગહન તો કહ્યું પણ ગહનથી પણ ઘણું કહીને વાળી વિશેષ એટલે તપ કેવું કર્યું હશે એટલે શાંતિમય તપ કર્યું એનું હવે નિરૂપણ કરી રહ્યા છે તો નારાયણથી સૃષ્ટિ સજી તેને તેનું સારી રીતે પાલન થાય તેના માટે ઋષિ અવતાર લઈ નરનો આવે સોડો બનાવી તપ કરે છે એટલે ત્રણ શ્લોકમાં જે કહ્યું કે પેલો અવતાર શંકાદિક જે બે ત્રણ અવતાર કયા હવે ચોથો શંકાદિક નો અવતાર કે છે તો એ બ્રહ્મચર્યનો અવતાર કહી પછી બીજો ગ્રસ્તાશ્રમ નો અવતાર કહી ઋષિની સૃષ્ટિ કહી ને હવે આ બધા હવે ધર્મનો આ ચોથો અવતાર કહી રહ્યા છે તો આ સંન્યાસ ધર્મ છે અહીં તો ચોથા ધર્મથી કલાઓની સૃષ્ટિમાં નર અને નારાયણ ઋષિઓ ઋષિઓ થઈને આત્માની શાંતિ સાથેનું ઘણું જ ગહન ઘણું ગહન તપ કર્યું નર અને નારાયણ ચોથા સંન્યાસ આશ્રમનો ધર્મ જણાવનારા હોવાથી આ અવતાર ચોથો છે અથવા બ્રહ્મચર્ય યજ્ઞ ભગવાનની સેવા અને આત્માની શાંતિ એ અનુક્રમે આશ્રમોના ધર્મો છે એટલે આ ચાર આશ્રમના ધર્મો ચાર છે તેથી અહીં ચાર અધ્યાયથી હવે આ શાંતિ આત્માની શાંતિ રૂપે ચોથા અધ્યાયનું વર્ણન કરે છે અવતાર અધ્યાય કે અવતાર ચોથા અવતારનું ચોથા ચોથા અવતારનું વર્ણન કરે છે આ ચોથા શ્લોક માં હવે શ્રદ્ધા વગેરે અથવા બ્રહ્મ શ્રદ્ધા વગેરે ધર્મની કલાઓ છે તો ધર્મની કલાઓ એટલે એની પત્નીઓ તો ક્રિયા ઉન્નતિ મેધા શ્રદ્ધા મૈત્રી દયા શાંતિ તુષ્ટિ પુષ્ટિ તિતિક્ષા હિ મૂર્તિ આ બધી ધર્મની કલાઓ એટલે પત્નીઓ છે તો એ કહે છે શ્રદ્ધા વગેરે ધર્મની કલાઓ છે તેમની સૃષ્ટિ ત્યાર પછી દેહ ધારણ કરેલી ધર્મરૂપ મૂર્તિ થઈ એટલે શ્રદ્ધા વગેરે ધર્મની કલાઓ જ્યારે એ ધર્મમાં મળી ત્યારે એ ધર્મરૂપ મૂર્તિ થઈ ધર્મનું મૂળ તો વેદ છે અને ધર્મ આવ્યો ક્યાંથી તો કે છે વેદથી તેથી મૂર્તિમાંથી ઋષિના રૂપથી નર નારાયણ પ્રગટ થયા એટલે વેદ રૂપી ની ધર્મરૂપ મૂર્તિમાંથી ઋષિ રૂપે નર નારાયણ થયા એટલે નર એટલે નર અને નારાયણ એટલે ભગવાન પ્રગટ થયા કારણ કે સંન્યાસ નો ધર્મ બે પ્રકારનો છે બીજા ગ્રંથમાં સહસ્ત્ર કવચનો વધ કરવા પ્રગટ થયા થયાનું કહેલ છે જે આને સમજાતું સહસ્ત્ર કવચ બીજા ગ્રંથમાં એ ખ્યાલ નથી આવતો નારાયણ અવતાર છે નરમાં ભગવાનનો આવેશ થયેલો આત્માની શાંતિ સાથેનું વિશેષણથી તેઓનું તપ જ્ઞાન સાથેનું હતું એમ કહેલું છે એટલે આત્માની શાંતિ માટે આ તપ કરેલું છે કે સૃષ્ટિને જે સર્જન કર્યું હવે સૃષ્ટિને પાલન કરવા માટે નર નારાયણ રૂપે તપ કરી રહ્યા છે આત્માની ઉપસમ સમહ શાંતિ એટલે આત્મા ઉપસમ એટલે આત્માની શાંતિ એટલે જ્ઞાન અથવા આત્માની શાંતિ જ્ઞાનથી થઈ શકે તેવી છે એટલે આત્માની આત્માની શાંતિથી તપ કર્યું તો આત્માની શાંતિ ક્યારે થાય જ્ઞાન પૂર્ણ જ્ઞાન હોય ત્યારે આત્માની શાંતિ તપ થાય નહીં તો તો સર્વ ક્રોધ સાથેનું તપ હોય છે શાંતિ સાથેનું તો લોકમાં દુર્લભ છે તેથી ઘણું ગહન એટલે ગહન નહીં પણ ઘણું ગહન એમ કહેલ છે જીજી એટલે અહીં આત્માની શાંતિ જે કહી ને મને એમ સમજાય છે કે સૃષ્ટિ જે સર્જન કરી એ આત્મા રૂપે પોતાની પોતે સૃષ્ટિ સર્જન કરી અને એ સર્જન કરીને એનું પાલન કરવું એ પ્રભુની આત્મા બધા આત્માઓને પણ એનાથી શાંતિ મળે અને પ્રભુને પણ મને એવું લાગે છે કે એમાં શાંતિ છે કે બધા આત્માઓનું પાલન કરીને એટલે તપ કરીને બધા આત્માનું પાલન કરે છે નર નારાયણ રૂપે આટલું થયું છે હા હવે આપો કંઈક મેં હમણાં હમણાં જ મળ્યો મળ્યો દસ મિનિટ પહેલા શ્લોક આ કરવું હતું ને તેથી પહેલા એટલે હા દીદી પ્રણામ તો બ્રહ્મચર્ય યજ્ઞ ભગવત સેવા અને તે પછી આ ઉપશમ એમ ચોથો ક્રમ આનો છે એટલે બ્રહ્મચર્ય આશ્રમ ગ્રહસ્થાશ્રમ વાનપ્રસ્થ અને સંન્યાસ એ રીતે આ ચતુર્થાશ્રમ રૂપા એના પ્રતીકના રૂપમાં નરનારાયણનો અવતાર છે એવું આશય સમજાયું અને અર્ધુવાયુષ આત્મનો યત પત્ની એ જે વચન છે તે અનુસાર અહીંયા શ્રદ્ધા વગેરે જે છે એ ધર્મની પત્નીઓ છે અને એમાં જે મૂર્તિભૂત ધર્મ છે એ અહિયાં મૂર્તિ નામની જે સ્ત્રી છે એના રૂપમાં એ પ્રકટ થયું છે જેના દ્વારા નરનારાયણ અવતાર થયો ધર્મ મૂલક છે તે કારણે આજે પણ ઋષિ વગેરે છે એમનો સંબંધ વેદની સાથે છે એટલે ಧರ್ಮಸ್ತು ವೇದಮೂಲ ಇತಿ ಮೂರ್ತ್ಯ ઋષિરૂપેણ આવિર્ભૂતો આ મૂર્તિરૂપ જે સ્ત્રી છે એ કૃષ્ણકાંતભાઈ ઉપદ્રવ મચાવે છે તો એથી મૂર્તિરૂપ જે ધર્મની પત્ની છે એના દ્વારા ઋષિરૂપથી આવિર્ભાવ થયો છે કોઈ પુરાણમાં એનું વર્ણન હશે કે સહસ્ત્ર કવચ વધાર્થમ ઇતિ અન્યત્ર ભાગવતમાં આનું નિરૂપણ નથી પણ કોઈ પુરાણાંતરમાં એવું વર્ણન આવ્યું હશે કે જેમાં નરનારાયણના દ્વારા સહસ્ત્ર કવચનો વધ કરવામાં આવ્યો હોય સહસ્ત્ર કવચ એ એક હજાર કવચ એવું પણ હોઈ શકે ને સહસ્ત્ર કવચ નામનો કોઈ અસુર દૈત્ય પણ હોઈ શકે એમનો વધ ત્યાં કર્યો હશે ઊંધું પણ કોઈ પુરાણ અંતરમાં છે અને આ નરનારાયણ છે એક જ અવતાર છે એમાં નરમાં આવેશ છે આત્મોપશમમ એ જે અહીંયા નિરૂપણ કર્યું છે કે ભાઈ આ જે તપ કર્યું છે એ કેવું છે આત્માના ઉપશમન રૂપ છે ઉપશમના બે અર્થ છે એક તો શાંતિ અને બીજું જ્ઞાન અથવા જ્ઞાનથી સાધ્ય હોય તેવું તો આ જે તપ છે એ બંને પ્રકારનો છે બંને રૂપમાં છે સામાન્ય રીતે તપ એવા હોય કે જે તપની અંદર જ્ઞાન ન હોય કેવલ દમન હોય ઇન્દ્રિયોનું પરંતુ આ જે તપ છે એ એવું નથી એ જ્ઞાન સાધ્ય છે અને શાંતિરૂપ છે કેમ કે અન્યત્ર એવું હોય છે કે જે તપ કરે છે એ બહુ દુર્વાસા જેવા ક્રોધાવતાર થઈ જતા હોય છે એટલે સર્વત્ર હિ તપ ક્રોધ સહિતમ શાંતિ સહિત તું લોકે દુર્લભમ શાંતિ સહિત તપ હોય એ લોકમાં બહુ દુર્લભ છે એટલે અહીંયા કહી રહ્યા છે કે આ તપ જે છે એ એવું ક્રોધ સહિત નથી પરંતુ આત્મોપશમમ એટલે જ્ઞાન સ્વરૂપ છે જ્ઞાન સાધ્ય અને શાંતિ સ્વરૂપ છે એ કારણે લોકમાં દુષ્ટ છે ભગવાન જ આવું કરી શકે તપ બીજું હેલો હા આ ધર્મ છે એ વેદનું મૂળ છે ધર્મમાં ધર્મ અને પછી એમાંથી ધર્મ મૂર્તિ થયા મૂર્તિ થયા તો એ આપણી સુધી આવ્યું એ ધર્મ ગણી કહીશું આપણે એ ધર્મ વેદમાંથી આવ્યો ને એને એને અગિયાર કલાઓ જે પ્રજાપતિની અગિયાર પુત્રીઓ પરણાવી તો તો એક એકથી બધી કેવા અગિયાર નામ કેવા છે બધા એની સાથે ધર્મ ને એ ધર્મમાંથી બધી ધર્મ મૂર્તિ પ્રગટ થાય એ મને સમજાયું નહીં જે ભગવાનનો એટલે આ અવતાર છે એ મૂર્તિમાંથી થયેલો છે મૂર્તિ સમજાય એટલે શું મૂર્તિ ધર્મની પત્ની છે ને હા હા એક પત્ની છે હા તો મૂર્તિ નામ માંથી કેમ થયું એનું ઋષિ થી ઋષિ થી મૂર્તિમાં ધર્મ મૂર્તિ પ્રગટ થયા એમ નહીં નહીં આ અવતાર ઋષિ રૂપ થી થયા છે નરનારાયણ અને એમનો આવિર્ભાવ મૂર્તિમાંથી થયો છે જે મૂર્તિ ધર્મની પત્ની છે સમજાતું નતું થયું તો ધર્મસ્તુ વેદ વેદમૂલ એથી મૂર્ત્યા રૂપેણ આવિર્ભૂત એમ બરાબર હા હા હવે સમજાવી દીધી એની એની જો એ કલાઓ છે ધર્મની કેવી છે ને એ ધર્મ એ પછી મોક્ષ કે ભગવત પ્રાપ્તિ ન કરાવે એવું બને જ નહીં એની એક એક બધી કલાઓ કેવી છે <laughs> ને પોતે ધર્મ હા જીજી હા આગળ કોનો છે વારો હા કરો હવે ભગવાન પાંચમો અવતાર કપિલ મુનિ ના વિષયમાં આ દસમો શ્લોક છે पञ्चमः कपिलो नाम सिद्धेशः कालविप्लुतम् प्रोवाचासुरये सांख्यम तत्वग्राम વિનિર્ણયમ અર્થ કપિલ નામના સિદ્ધોના ઈશ પાંચમા અવતાર થયા તેમણે તત્વના સમૂહનો જેમાં ઉત્તમ નિર્ણય છે તેવું સમય જતા નાશ પામેલું સાંખ્ય આસુરીને કહ્યું એટલે સાંખ્ય શાસ્ત્રના પ્રવર્તક કપિલ મુનિ છે એ ભગવાનના પાંચમા અવતાર છે એ વાત અહીંયા કીધી છે સાંખ્ય વેદ પછી થયેલું હોવાથી આશ્રમો પછીનું હોવાથી પાંચમું છે કારણ કે પહેલા સાંખ્ય પુરાણોમાં પ્રસિદ્ધ હતું એટલે આગળ જેવી રીતે બ્રહ્મચર્ય ગ્રહ વાનપ્રસ્થ અને સંન્યાસ તો એ ઋષિરૂપ નરનારાયણ નો અવતાર થયો તો એ ચાર આશ્રમો પૂરા થયા પછી પાંચમો સાંખ્ય છે એટલે એને અહીંયા પાંચમા ક્રમ ઉપર રાખ્યું છે અને સાંખ્ય પુરાણોની અંદર પ્રસિદ્ધ હતું વેદ પછી એનો પ્રાકટ્ય છે પુરાણોનો પ્રચાર ન થવાથી અને યોગ વગેરે સાથે ભળી જવાથી અને તેનું અંગ બનેલ સંન્યાસ ન રહેવાથી સાંખ્યનો સમય જતા નાશ થયો એટલે અહીંયા હિસ્ટ્રીનો પીરિયડ બતાવી રહ્યા છે કે પુરાણનું વધારે પ્રચાર ન થયું અને યોગ વગેરેની સાથે આ સાંખ્ય શાસ્ત્ર મિક્સ થઈ ગયું એટલે અને યોગનું અંગ જે સંન્યાસ છે એ પણ બચી ન જવાથી સાંખ્ય શાસ્ત્રનો પણ નાશ થયો સિદ્ધ સિદ્ધોના ઈશ શબ્દથી ફરીથી સમય જતા તેનો નાશ થવાની શંકા દૂર કરે છે એટલે કપિલ મુનિ માટે જે વિશેષણ યુઝ કર્યું છે કે સિદ્ધોના ઈશ પાંચમાં અવતાર થયા તો એ શબ્દથી એ સૂચવે છે કે હવે જે સાંખ્યશાસ્ત્રને એમણે ફરીથી પ્રકટ કર્યું છે એમનો નાશ પણ હવે કદાચ થઈ જાય જેવી રીતે પહેલા થયું તો એ શંકાને દૂર કરે છે કે એ સિદ્ધોના ઈશ છે એટલે હવે એ સાંખ્યશાસ્ત્રનો નાશ નહીં થાય સિદ્ધિઓ પ્રાપ્ત કરેલા હોય તે સિદ્ધો અને જેમને સિદ્ધિઓ પ્રાપ્ત હોય એ સિદ્ધ છે અને એ સિદ્ધોના પણ ઈશ કપિલ મુનિ છે તેઓના મનની સિદ્ધિથી સાંખ્યનો ફરી નાશ નહીં થાય એવો તેનો અર્થ છે એટલે કપિલ મુનિ છે એમની સિદ્ધિથી સાંખ્યનો ફરીથી નાશ નહીં થાય કેમ કે એમના દ્વારા પ્રવર્તિત એમણે એને ફરીથી પ્રવર્તિત કર્યું આસુરી ઋષિ હતા આ સાંખ્યનું જ્ઞાન ઋષિ સ્ત્રીઓને અને શૂદ્રોને સુલભ હોવાથી તેની પ્રવૃત્તિ કરાવનારું તેવું નામ છે એટલે હવે કપિલ મુનિએ એ સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આસુરી નામના ઋષિને કર્યું હવે આસુરી ઋષિ એ નામ આસુરી કેમ છે તો એના માટે અહીંયા કહે છે કે વેદ જે છે સ્ત્રીઓ અને શૂદ્રોને દુર્લભ છે એમનું જ્ઞાન સ્ત્રીઓ અને શૂદ્રો એના અધિકારી નથી પણ સાંખ્ય શાસ્ત્ર છે એનું જ્ઞાન સ્ત્રીઓ અને શૂદ્રોને પણ સુલભતાથી થઈ શકે છે અને એમની એ શાસ્ત્રમાં પ્રવૃત્તિ કરાવનારું આ શાસ્ત્ર છે એટલે એમને જે પ્રાપ્ત કરવા વાળા આસુરી મુનિ છે એનું નામ આસુરી છે એટલે આસુરી મુનિએ એમની એની પ્રવૃત્તિ આ શાસ્ત્રમાં કરાવી એટલે જેવી રીતે ફૂટનોટમાં અહીંયા લખ્યું છે કે આસુરી માટે કરેલ હોય એવું જણાય છે આ સાંખ્ય શાસ્ત્ર પણ સ્ત્રીઓ અને શૂદ્ર જે છે એ લોકોને સૂચિત આસુરી શબ્દથી પણ કર્યા છે સમાન ગુણવાળા વિરુદ્ધ ગુણવાળા તત્વોના પ્રકાર રૂપ સંખ્યા પદાર્થોની વેડસેડ ન થાય તેમ તેમને જણાવનારી છે એટલે તત્વો જે છે એની ગણના સાંખ્યશાસ્ત્ર કરે છે અને જેટલા પણ તત્વો છે એની ગણના કરીને એકબીજાની અંદર એ મિક્સ ન થઈ જાય એવી રીતે શુદ્ધ શુદ્ધ તત્વોનું નિરૂપણ કરે છે એટલે એકબીજાની અંદર એ પદાર્થોની વેડસેડ ન થઈ જાય એટલે સંખ્યા શબ્દથી સાંખ્ય શબ્દ પડ્યો છે જેમાં તત્વના સમૂહનો ઉત્તમ નિર્ણય છે એ વિશેષણથી તે સંખ્યાનું ફલ કહેલું છે એટલે તત્વોનો સમૂહ એટલે તત્વોની ગણના એ સાંખ્યશાસ્ત્રમાં કરેલી છે એટલે એટલે એને સાંખ્ય શાસ્ત્ર કીધેલું છે અને એના દ્વારા એનું ફલ પણ કીધું છે કે સાંખ્ય સાંખ્યશાસ્ત્રના અધ્યયનથી તત્વનું જ્ઞાન પ્રાપ્ત થાય છે તત્વોના સમૂહનો ઉત્તમ પ્રકારે નિર્ણય કરાવનારું સાંખ્ય છે અને એ જે તત્વોના સમૂહ શાસ્ત્રમાં પ્રતિપાદિત કરેલા છે એનું સારી રીતે નિર્ણય બતાવનારું સાંખ્ય શાસ્ત્ર છે જેનું પ્રવર્તન કપિલ મુનિએ કર્યું એટલે કપિલ મુનિના અવતારમાં ભગવાને કર્યું આમાં મને પૂછવું હતું કે આગળ જેવી રીતે આપણે જોયું કે એક ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ બે ડિવિઝન અવતારોના બતાડ્યા એટલે કોઈક અવતારો ક્રિયા પ્રધાન છે કોઈ જ્ઞાન પ્રધાન છે તો અહીંયા કપિલ મુનિએ જેવી રીતે પ્રકૃતિ અને પુરુષને તત્વો બતાડ્યા અને એ રીતે સાંખ્ય શાસ્ત્રનું પ્રવર્તન કર્યું તો એની અંદર ભગવાનની કઈ શક્તિ મતલબ કઈ શક્તિ નું એ અવતાર માનવા મોહક શાસ્ત્ર તરીકે નથી માનવાનું ભલે ને તો શક્તિ તો છે ને એટલે મોહ કરાવનારી જ્ઞાન શક્તિ આ કઈ મોહ કે એવું નથી આ તો ઉદ્ધારક છે જે બાલબોધમાં કહેલું છે તે આગળ વડોદરા થી હતું ખબર નહીં જે જે આ શેશ્વર સાંખ્ય કહેવાય ને અને કપિલ એ કહ્યું એ તો ઈશ્વર સહિત નું સાંખ્ય છે ને તો આપણે આ તો માન્ય છે ને આપણે હા માન્ય છે હવે આગળ કોનો છે ક્રમ હા જીજી કરું કરું છું જીજી હા હેલો જીજી હા હા મ્યુટ છે લાઈન જીજી અહીંયા એવું કહ્યું છે કે ચાણક્ય વેદ પછી થયેલું હોવાથી આશ્રમો પછીનું હોવાથી પાંચનું છે તો વેદ પછી થયેલું હોવાથી અને આશ્રમો પછીનું પણ આપણે વેદ નહીં વેદની અંદર જે સાંખ્ય અને યોગનું નિરૂપણ તો હોય જ ને પછી વેદ પછી થયેલું એમ કેમ કહ્યું અહીંયા આગળ એનું રીઝન અહીંયા આપ્યું છે ને કે સાંખ્ય શાસ્ત્ર પુરાણોની અંદર પ્રસિદ્ધ હતું એટલે વેદ પછી એનું પ્રાકટ્ય છે એવી રીતે એટલે તો પછી એનો મતલબ રાજા એમ થયો ને કે ફર્સ્ટ એટલે વેદ ની અંદર તો પછી એનું નિરૂપણ નહીં હોય એનો મતલબ એવું સમજવાનો આનો આશય એ છે કે સાંખ્યત્ય વેદાનંતર ભાવિત્વાત સાંખ્ય એ વેદના પછી થાય છે એનો મતલબ એ છે કે સાંખ્ય રૂપ જે જ્ઞાન છે એ વેદના અધ્યયન પછી થાય છે એવો આશય છે તો પછી આશ્રમ પછી કેમ કીધું એ તો સંન્યાસ આશ્રમ પેલા થવું જોઈએ ને પછી જ થાય ને સાંખ્યનો મતલબ તો જયારે સંન્યાસ્ત થાય માણસ ત્યારે બેસીને તો આ કરવાનું છે ત્યાગાત્યાગ વિભાગેન ત્યાગે સાંખ્ય પ્રકૃતિ તો સાંખ્યનું જે જ્ઞાન છે એ વેદા વેદના જ્ઞાન પછી થનારું જ્ઞાન છે એ તાત્પર્ય છે બાલવોદ એવું જોયું કે સાંખ્ય મતલબ સાંખ્ય માર્ગમાં જે વ્યક્તિ પ્રવૃત્ત થાય તો એને તત્વજ્ઞાન પૂર્વક ત્યાગ મતલબ વૈરાગ્ય જનિત જે વૈરાગ્ય છે એ તત્વ જ્ઞાન પૂર્વક એને વૈરાગ્ય થયેલું હોય તો તત્વનું જ્ઞાન તો એને વેદમાં પહેલા થઈ જ ગયું ને તો જ સંન્યાસ લેવાની ઈચ્છા થઈ ને એવું છે કે જ્ઞાન તો આજે આપણને પણ થઈ ગયું છે આપણા જે ગ્રહસ્થાશ્રમના ઠેકાણા નથી એ કોઈ વાત નથી મૂળ મુદ્દો એ છે કે જે અનુભવ પર્યવસાયી જ્ઞાન છે કે કર્તવ્ય ની અંદર પ્રેરિત કરવા વાળું જે જ્ઞાન છે એ અહિયાં મુખ્ય સમજવાનું છે એટલે જે છે અહીંયા સાંખ્ય જે છે એ વેદમાં જ વર્ણિત છે એવું જ કહેવાય એ પ્રક્રિયા અહીંયા બતાવવામાં આવી છે ને એ વેદમાં ઉપલબ્ધ નથી ક્યાંય જે સાંખ્ય પ્રચલિત અત્યારે આ સ્કંદ વગેરેમાં છે તેવી આશ્રમ વ્યવસ્થા ને બધું તો સ્ત્રીઓને શુદ્રોને સુલભ છે એમ કહ્યું છે ને એટલે જે વેદમાં એવું છે હા સુલભ છે એટલે આ આસુરી દ્વારા જે પ્રકટ કર્યું પુરાણોના તો કહ્યું ને કે પૂર્વમ હિ પુરાણેશુ સાંખ્યમ સિદ્ધમ પુરાણમાં પહેલા આ સાંખ્ય જ્ઞાન પહેલા હતું પણ અપ્રચારાત સાંખ્યનું નિરૂપણ કરનારા પુરાણો છે એનો પ્રચાર ન રહી ગયો અને યોગની સાથે એનું ભેળસેળ થઈ ગઈ એટલે કાલ બલથી વિલુપ્ત થયું એને આ સમજાયું કે સમાન ગુણ વાળા અને વિરુદ્ધ સમાન ગુણ વાળા વિરુદ્ધ ગુણ વાળા તત્વોના રૂપ સંખ્યા પદાર્થોની ભેળસેળ ન થાય તેમ તેમને જણાવનારી છે એટલે એ જે એ સાંખ્ય સાંખ્યશાસ્ત્રની અંદર જે તત્વોનું નિરૂપણ છે એ સમાન સમાન ગુણવાળા અને વિરુદ્ધ ગુણવાળા એ કેવી રીતે લેવાનું છે सांख्या ही संख्या ही पदार्थानाम असंक असंकर्य प्रतिपादिका भवति साधर्म वैधर्म આમાં આગળ કહ્યું ને કે જે સાંખ્ય નો મતલબ એ છે કે તત્વોની સંખ્યાની ગણના તો આ જે સંખ્યા છે એ શું વસ્તુ છે તો જે પદાર્થો છે કે જેના કેટલાક પદાર્થોની અંદર સાધર્મ્ય છે કેટલાકમાં વૈધર્મ્ય છે એટલે જડ અને ચેતન એમ તો સાધર્મ્ય અને વૈધર્મ્ય જે જળચેતન ની અંદર છે એમાં એવા પદાર્થોની પરસ્પર ભેળસેળ ન થાય તે રીતે આ સંખ્યા બતાવ ગણવામાં આવી છે હા લઈ લો આગળ હા જી પ્રીતિબેન નથી ને એટલે આ કરી રહી છું હવે આગળ ષષ્ઠમ અત્રેરપત્યત્વમ વિતઃ પ્રાપ્તો અનસૂયયા આન્વીક્ષિકીમ અલર્કાય પ્રહલાદાદિભ્ય ઉચિવાન અનસુ અનસૂયાએ ઈચ્છેલું અત્રિનું પુત્રપણું પ્રાપ્ત કર્યું એ છઠ્ઠું અવતરણ હવે અહીંયા છઠ્ઠો અવતાર બતાવી રહ્યા છે તેમણે આત્મવિદ્યા અલર્કને અને પ્રહલાદ વગેરેને કહી અનસૂયયા એટલે મારા જેવા પુત્રના બહાનાથી મને જ પુત્ર તરીકે ઈચ્છ્યો એવી ઈર્ષ્યા વિના અત્રિનું પુત્રપણું પ્રાપ્ત કર્યું અથવા અનસૂયા અનસૂયા માતાએ ઈચ્છેલું અત્રિના પુત્રપણું પ્રાપ્ત કર્યું આન્વેક્ષિકી એટલે યોગનું જેમાં મુખ્યપણું છે તેવી આત્મવિદ્યા અલર્ક રાજા હતો તે રાજસ હતો તેનામાં શાસ્ત્ર શ્રદ્ધા સંદિગ્ધ હોવાથી પ્રહલાદ વગેરેને તે વિદ્યા કહી પ્રહલાદ તો શ્રદ્ધાવાળા હતા એટલે અહીંયા આગળ હવેનો જે અવતાર છે અત્રિનો એ અવતારની અવતરણની વાત અહીંયા આગળ થઈ રહી છે આટલું સમજાવી દેજે આમાં હા બરોબર આનો છઠ્ઠો ક્રમ સમજમાં આવ્યો ને પહેલા સનકાદી બ્રહ્મચર્યનો અવતાર પછી વરા યજ્ઞનો એના પછી ભગવત સેવા ભક્તનો એના પછી ઉપશમ અને સાંખ્ય અને હવે આ યોગ આમ છઠ્ઠો એ ક્રમ છે આ બધા છ જે અવતાર છે બ્રાહ્મણ ના અવતાર છે બ્રાહ્મણ વર્ણ સમાન અવતાર છે સારું કરો આગળ એ પ્રકાર એ પ્રમાણે છ પ્રકારના બ્રાહ્મણોના અવતાર કયા બ્રાહ્મણોમાં છ કર્મો પ્રસિદ્ધ છે હમણાં જે આપે કહ્યું ને જે કે આ બધા આગળના છ જે અવતારો છે એ બ્રાહ્મણોના છે જેમાં છ કર્મો બતાવે બ્રહ્મચર્ય યજ્ઞ ભગવાનની સેવા જ્ઞાન એટલે કે જ્ઞાનથી આત્માની શાંતિ સાંખ્યનું જ્ઞાન અને આ યોગ એટલે કે આત્મવિદ્યા આ રીતે છ કર્મો બતાવ્યા ક્ષત્રિયમાં પણ ત્રણ કર્મો પ્રસિદ્ધ છે તે પ્રયોજનથી યજ્ઞ ઋષભ અને પૃથુ રૂપ ત્રણ અવતારો કહે છે હવે હવે જે કહી રહ્યા છે ક્ષત્રિયમાં જે ત્રણ કર્મો પ્રસિદ્ધ છે એ કહે છે યજ્ઞ ભગવાનથી શત્રુ ઉપર વિજય ધર્મમાં શ્રદ્ધા એ ઋષભદેવથી અને પ્રજાનું પાલન એ પૃથ્વીરાજાથી એ ત્રણ ગુણો તે ત્રણમાં અનુક્રમે રહેલા છે તેથી જુદો આરંભ કહેવા તતઃ એટલે પછી એમ કહે છે તતઃ સપ્તમ આ કૃત્યામ રુચે યજ્ઞો અભ્યજાયત યામાધ્યેયી સુર સુરગણી રપાત સ્વાયમ ભુવાંતરમ પછી સાતમા અવતારમાં રુચિથી આકૃતિમાં યજ્ઞ થયા તેમણે યામ વિગેરે દેવોના સમૂહ સાથે રહી સ્વયંભૂનું મનવંતરનું પાલન કર્યું અહીંયા જે સાતમો અવતાર બતાવી રહ્યા છે તે રુચિથી આકૃતિમાં યજ્ઞ થયા તે યજ્ઞ ભગવાનની વાત છે એમાં જે મનવંતરમાં યામ વગેરે જે દેવો છે એનો એનો સમૂહ એ દેવોના સમૂહ સાથે રહીને એ મનવંતરનું અહીંયા પાલન કરવાનું પ્રયોજન બતાવ્યું છે અવતારનું આકૃતિ મનુની પુત્રી હતી તે યજ્ઞ રુચિથી જન્મેલ હોવા છતાં પુત્રિકા પુત્ર હતો અહીંયા જે છે પુત્રિકા પુત્ર જે છે ને એ મને બરાબર નથી સમજાતું અહીં પાછળ ફૂટનોટમાં તેવું કહ્યું છે કે કન્યાને પરણાવતી વખતે પિતા સંકલ્પ કરે કે આ કન્યામાં જે પુત્ર થાય તે મારો પુત્ર પછી જે પુત્ર થાય તે પુત્રિકા પુત્ર તે તેની માતાના પિતાનો પુત્ર ગણાય તેથી જ ભાઈ વિનાની કન્યાને પરણવાની શાસ્ત્રમાં મના છે યજ્ઞ મનુનો પુત્ર ગણાય તેથી રુચિ બ્રાહ્મણ હોવા છતાં તે ક્ષત્રિય ગણાયો અને તેણે મનુ મનુની રક્ષા કરી એટલે જે કે અહીંયા ભાઈ વિનાની કન્યાને પરણાવવાની શાસ્ત્રમાં મનાય છે એ પણ ના સમજાયું બ્રાહ્મણોથી કરાતો યજ્ઞ ક્ષત્રિયને ફલ આપે છે એવી રીતે તે યજ્ઞ પણ ચાર પ્રકારનો પહેલા તરના દેવો યામ વિગેરે સાથે રહી તપ કરવા બેઠેલા મનુનું રક્ષણ કરીને પછી તે મનવંતરનું પાલન કર્યું એ અવતાર લેવાનું પ્રયોજન છે પ્રિય વ્રત વિગેરે તો બીજા કલ્પમાં રાજા થયેલા પહેલા રક્ષણ કરવા શક્તિવાળા ન હતા એમ આગળ જણાવવામાં આવશે એટલે આજે આકૃતિમાં જે યજ્ઞ ભગવાનનું રૂપ અવતાર થયો એ સ્વયંભૂ મનુ નું પાલન માટે રક્ષા કરવા માટે થયું છે અને અહીંયાથી એમ કહ્યું કે આ જ મુખ્ય અવતાર લેવાનું પ્રયોજન છે એવા બીજા રાજા પણ હતા પિયાવત વગેરે તો બીજા કલ્પમાં પણ એ રાજા થયેલા તો એમનાથી ન થઈ એવી કદાચ શંકા થાય તો કે છે એ લોકો એવા રક્ષણ કરવાની શક્તિવાળા ન હતા એટલે યજ્ઞ ભગવાને જ આ મનવંતરનું રક્ષણ કર્યું એ આટલું સમજાયું આમાં શું નતું સમજાયું એ પુત્રિકા પુત્ર અને બ્રાહ્મણોથી કરાતો યજ્ઞ ક્ષત્રિયને ફળ આપે છે એ આમાં દ્રષ્ટાંત આપ્યું ને પુત્રિકા પુત્રનો મતલબ તો એ છે કે પહેલે જ એમણે આ સંકલ્પ કરી લીધો હતો આકૃતિને જયારે આપી તે વખતે કે આનો જે કંઈ પણ સંતતિ હશે એને હું રાખી લઈશ એમ તો એ પુત્રિકા પુત્ર કહેવાય એમ એટલે દીકરીનો દીકરો એમ પણ બીજું એમ કોને ભાઈ વિનાની કન્યાને પરણવાની શાસ્ત્રમાં મના છે હા એ મના છે અને જે છે અહીંયા એ પણ એક પ્રશ્ન થાય છે કે જે બ્રાહ્મણોના અવતાર બ્રાહ્મણોના જે અવતાર બતાવ્યા ત્યાર પછી આ ક્ષત્રિયની સૃષ્ટિ બતાવી ભગવાનના અવતારથી એટલે ઋષિ બ્રાહ્મણ હોવા છતાં તે ક્ષત્રિય ગણાય ઋષિ નહીં એટલે આ જે પુત્ર હતા એ બ્રાહ્મણના હતા પરંતુ ક્ષત્રિય ઋષિ એમને લીધા એમ એટલે કહ્યું કે બ્રાહ્મણે કરેલું જે છે એનો ફલ ક્ષત્રિયને પ્રાપ્ત થાય છે એનું આ દૃષ્ટાંત આપ્યું અને જે જ્યાં બ્રાહ્મણોથી કરાતું યજ્ઞ ક્ષત્રિયને ફલ આપે છે એ હમણાં કહ્યું એ રીતે હા એના માટે આ દ્રષ્ટાંત આપ્યું છે હા કે રુચિને ત્યાં પેદા થયા તો એ બ્રાહ્મણ હતા પણ પેદા થયું એને લઈ લીધું સ્વયંભૂ મનુ એ મનુ તો ક્ષત્રિય હતા આમના પુત્ર છે પ્રાપ્ત ક્ષત્રિય ઋષિને થઈ ગયા એમ એ અહીંયા દ્રષ્ટાંત આપ્યું છે કે બ્રાહ્મણનું જે કર્મ છે એ ક્ષત્રિયને ફલ આપે છે બાકી એનો સામાન્ય અર્થ એ છે કે જે કંઈ પણ યજ્ઞાદિ કર્મ કે સત્કર્મ બ્રાહ્મણ કરે છે તો એનાથી એ રાજ્ય કે રાષ્ટ્ર છે સમૃદ્ધ થાય છે તો બ્રાહ્મણ તો કંઈ રાજ્ય કરતો નથી કે ભોગવતો નથી ભોગવે તો ક્ષત્રિયો છે તો કરે બ્રાહ્મણ અને ભોગવે ક્ષત્રિયો એમ એ સામાન્ય અર્થ છે જે આગળ સાતમા શ્લોકમાં પણ એક પ્રશ્ન હતો કે વરાહ ભગવાનનો છે ને એમાં કે અહીંયા એમ કહ્યું છે કે આદિ વરાહ કલ્પમાં રચેલી ભૂમિનો વરાહ કલ્પમાં ઉદ્ધાર થયો કર્યો એની ફૂટનોટમાં એવું કહ્યું છે કે આદિ વરાહ કલ્પ છે તે અધિદૈવિક સર્વ કલ્પોનું અધિદૈવિક રૂપ છે તો એનાથી એટલે શું સમજવાનું કે આદિ આદિ વરાહ કલ્પ છે મુખ્ય કલ્પ છે અને વરાહ કલ્પ એ અવાંતર એવી રીતે સમજવાનું જોઈએ નહીં બધા કલ્પનો આદિદૈવિક કલ્પ છે એમ કે બધી જગ્યાએ ત્રણ ત્રિવિધતા બતાવી છે ને તો કલ્પની અંદર પણ ત્રિવિધતા બતાવી છે જી જી જી અને આ જે નરનારાયણ વાળો શ્લોક છે ને અવતાર વાળો એમાં સંન્યાસનો ધર્મ બે પ્રકારનો છે જે ના સમજાય મૂર્તિ રૂપમાંથી તો નર ને નારાયણ પ્રગટ થયા પણ કારણ કે સંન્યાસનો ધર્મ બે પ્રકારનો છે જોઈ લો નવમા શ્લોકમાં છે હા નવમા શ્લોકમાં જોઈશું એટલે ભક્તિ અને વૈરાગ્ય કે જ્ઞાન એ રૂપમાં બે છે એમ એનો તાત્પર્ય સમજવાનો નર ને નારાયણ સાથે કેવી રીતે નર થી ના ના એવું નહીં એ સંખ્યામાં એકમાં ભક્તિ છે ને એકમાં વૈરાગ્ય છે કે જ્ઞાન છે એવું નથી એ તો એક જ છે એમ પારમહંસે ધર્મો દ્વિવિધ હોય પરમહંસોનો ધર્મ વિવિધ છે ભક્તિયુક્ત અને વૈરાગીયુક્ત તો અહિયાં આજનો રાખીએ હવે આગળનો કોઈનો ન હોય શ્લોક